એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ આજે તો આમ દૂર દૂર આફ્રિકામાં બેઠા બેઠા મેં વાર્તા સાંભળે છે ઓહો હો હો અને સુરતમાં રિધમભાઈ સાંભળે છે વાહ ભાઈ સાંભળો સાંભળો આજે હું તમને ઘનશ્યામ દાદાની વાર્તા કહેવાનો છું હો હા એમણે મને વાર્તા કહી અને હું તમને કહું હું છું વાર્તા કહેનારો સાંભળો વાર્તાનું નામ છે ગધેડો અને ફૂલ <laughs> એક હતો ગધેડો ફૂલ એને બહુ ભાવે કોઈ સારું ફૂલ જુએ એટલે એના મોંમાં તો પાણી છૂટે હો પહેલા તો ગધેડો કે લાવને ફૂલ સૂંઘી તો જોઉં આમ કહીને તો ફૂલ સૂંઘવા જાય અને ફૂલ સૂંઘતા સૂંઘતા જ એનાથી રહેવાય નહીં હો પછી તો તરત જ એ તો જીભ બહાર કાઢે અને ફૂલને પટ કરતા મોંમાં મૂકી દે એક દિવસ ગધેડો મેદાનમાં ચરતો હતો બાજુમાં તળાવ હતું તળાવને કાંઠે એક ફૂલ એણે જોયું ફૂલ મોટું મોટું અને રંગબેરંગી હતું ગધેડો ફૂલ પાસે દોડી ગયો ફૂલ સૂંઘવા એમાં એમાં મોં નાખ્યું પણ ફૂલમાં એક મધમાખી રસ ચૂસતી બેઠી હતી હો એને ખૂબ ગુસ્સો ચડ્યો એણે ગધેડાના હોઠ ઉપર જોરથી ચટકો ભર્યો અને ગધેડાએ ગભરાઈને મોં પાછું ખેંચી લીધું ગધેડાનો એક હોઠ સૂજીને એને દડો થઈ ગયો ગધેડાએ ગભરાઈને દોડવા માંડ્યું સામે મળી ગાય ગાયે પૂછ્યું કેમ ગધેડા ભાઈ દોડો છો ગધેડો કે આ પેલું ફૂલ દેખાય છે ને એમાં કાંઈક છે શું છે તે ખબર પડતી નથી ગાય ફૂલ પાસે ગઈ ફૂલમાં શું છે તે જોવા એમાં મોઢું નાખ્યું મધમાખીએ ગાયના ઓઠ પર જોરથી ચટકો ફેર્યો અને ગભરાઈને ગાયે મોઢું પાછું ખેંચી લીધું ગાયનો એક ઓઠ સૂજીને દડો થઈ ગયો ગાય દોડતી જતી હતી રસ્તામાં મળ્યું ઊંટ ઊંટે પૂછ્યું ગાય બેન કેમ દોડો છો ગાય કે પેલા ફૂલમાં કંઈક છે પણ શું છે તે ખબર પડતી નથી એટલે ઊંટ ફૂલ પાસે ગયું ફૂલમાં શું છે તે જોવા અંદર મોં નાખ્યું મધમાખીએ ઊંટના ઓઠ પર જોરથી ચટકો ભર્યો ઊંટનો એક ઓઠ તો સૂજીને હેને દડો થઈ ગયો ભાઈ ઊંટ દોડતું જતું હતું રસ્તામાં ગધેડો તળાવના પાણીમાં મો નાખીને ઊભો હતો ગધેડાએ પૂછ્યું અરે અરે ઊંટ ભાઈ કેમ દોડો છો કેમ દોડો છો ઊંટ કે પેલું ફૂલ દેખાય છે ને એમાં કાંઈક છે પણ શું છે તે ખબર પડતી નથી ગધેડો તો ફૂલ પાસે ગયો અંદર શું છે તે જોવા ફૂલમાં મોં નાખ્યું મધમાખીએ ગધેડાના બીજા હોઠ પર જોરદાર ચટકો ભર્યો અને ગધેડાનો બીજો હોઠ પણ સૂજીને એને દડો થઈ ગયો આ જોઈને બધા પ્રાણીઓ કહેવા લાગ્યા જેનો એક હોઠ સૂજીને દડો થાય એનું નામ ગાય ભેંસ ને ઊંટ અને જેના બે ઓઠ સુજીને દડા થાય એનું નામ ગધેડો <laughs> ગધેડાના તો બે ઓઠ સૂજીને દડો થઈ ગયા હતા ભાઈ હો હા તો આવી વાત હતી ગધેડાએ ફૂલને સૂંઘ્યું ને ફૂલમાં બેઠેલી મધમાખીએ એના બે ઓઠે બટકા ભરી લીધા મજા આવીને ચાલો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ હોં